એ આવો આવો મારા નાના મોટા ટાબરી આવો હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો રાજકોટમાં બેઠા બેઠા કનિષ્ક વાર્તા સાંભળે છે ઓહો કનિષ્ક આવો આવો તમારી આંખ તો ખૂબ સુંદર છે ને કનિષ્કભાઈ આવો આવો આજે હું તમને બધાને નટવર પટેલની એક વાર્તા કહેવાનો છું હો વાર્તાનું નામ છે દેડકીના બચ્ચા એક સુંદર મજાનું તળાવ ગોળ ગોળ નાનકડું તળાવ તળાવનું પાણી પણ કેવું કાચ જેવું ચોખ્ખું ઠંડુ ઠંડુ બરફ જેવું આ તળાવમાં ઘણા જીવ રહે ને લાંબી પૂંછડીવાળા મગરે રહે સોનેરી રૂપેરી માછલીઓય રહે તેના કિનારે રોજ બગલા ને બતકો આવે ને સૌ મજા કરે કનિષ્કભાઈ તળાવ કિનારે ભેખડના પોલાણમાં એક દેડકો ને દેડકી રે તેમને ત્રણ નાના બચ્ચા બચ્ચા હતા મજાના હાથમાં પકડો તો લપસી જાય તેવા સુવાળા સુવાળા આ બચ્ચા તળાવમાં સરસર સરસર તરે જમીન પર નાના કૂદકા લગાવે ત્રણેય તરવાની ને કૂદવાની હરીફાઈઓ કરે પણ આ બચ્ચા બોલે નહીં બધું કરે પણ મૂંગા મૂંગા મા બાપને ચિંતા થયા કરે અરે રે બિચારા બોલતા કેમ નથી શું થયું હશે એમને દેડકી કે કદાચ બચ્ચાને કોઈની નજર તો નહીં લાગી ગઈ હોય રૂપાળા ખૂબ છે ને એટલે એવું થાય પણ ખરું હા સાંભળીને દેડકો બોલ્યો હા હા મને પણ એવું જ લાગે છે આ સામા કિનારે મગર ભૂવો રહે છે તે દોરા મંત્રીને આપે છે ચાલો તેને ત્યાં જઈએ દેડકી કે હા હા ચાલો મા બાપ ત્રણેય બચ્ચાને લઈને મગરને ઘરે જવા ઉપડ્યા મગરનું ઘર હતું દૂર બચ્ચા બિચારા ખૂબ થાકી ગયા મગર ભૂવો તળાવ કિનારે રેતીમાં સૂતો હતો તે તડકો ખાતો હતો દેડકાને જોઈને એ તો બોલો આવો દેડકા ભાઈ આવો દેડકી બેન બાળ બચ્ચા સાથે પધરામણી થઈ કેમ એટલે દેડકી કે નથી ખાવાનું દુઃખ નથી પીવાનું દુઃખ નથી રહેવાનું દુઃખ નથી ફરવાનું દુઃખ આ સાંભળીને મગરે પૂછ્યું તો પછી કહો શાનું રે દુઃખ જટ મને કહો તમને કેવું રે દુઃખ લો બોલો એટલે હવે દેડકો બોલો બાળક ત્રણ મજાના હશે રમે ને ખાય તળાવ કેરા મીઠા જળમાં નીત ઉઠીને નાય ધીંગા મસ્તી ખૂબ કરે કૂદકા મારે ક્યાંય પણ ના બોલે શબ્દ એક લાખ કરો ઉપાય લાખ કરો ઉપાય મગર ભુવાએ હાથમાં માળા લીધી આંખો કરી બંધ આંગળીના વેઢે કશી ગણતરી કરીને કે બચ્ચાને નજર લાગી ગઈ છે તેથી તેમની જીભ સિવાય ગઈ છે હું દોરા કરી આપું તે ત્રણેયને બાંધી રાખજો ને પછી જુઓ એનો ચમત્કાર પછી મગર ભુવાએ ત્રણ કાળા દોરા બચ્ચાના ગળામાં બાંધ્યા દેડકોને દેડકી રાજી થયા આ વાતને સાત દિવસ થયા સાત પણ બચ્ચા તો હતા એવા ને એવા ફરી મા બાપને ચિંતા થઈ હવે શું કરવું એટલામાં એક દિવસ તેમને ઘેર મીના માછલી આવી દેડકીએ મીના માછલીને બચ્ચાની વાત કરી એ તો સાંભળીને કે દેડકી બેન તમે કશ્યપ વેદ પાસે બચ્ચાને લઈ જાઓ તે ચપટી દવા આપશે ને પટ દઈને ફેર પડી જશે દેડકા દેડકીને માછલીની સલાહ ગમી ગઈ તેઓ ફરી બચ્ચાને લઈને ઉપડ્યા કશ્યપ વેદને ત્યાં કશ્યપ એટલે કાચબો હો કનિષ્ક ભાઈ આ કાચબો તળાવમાં રહેતા સૌ પ્રાણીઓને દવાની પડીકીઓ આપતો તેથી બધા તેને કશ્યપ વેદ કહેતા દેડકાઓને જોઈને કાચબો ગાદી પરથી ઊભો થયો તેની સામે ગયો ને બોલો આવો આવો દેડકા ભાઈ ઘણા દિવસે દેખાયા એટલે દેડકો કે કાચબા ભાઈ અમે તો દુઃખી દુઃખી થઈ ગયા છીએ કાચબો કે જટ તમે દુઃખ કહો ને પટ હું દૂર કરું નાડ તમારી પારખી લઉં ને તરત હું ફાંકી ધરું એટલે દેડકી બેન આગળ આવીને બોલ્યા બાળક ત્રણ મજાના હસે રમે ને ખાય તળાવ કેરા મીઠા જળમાં નીત ઉઠીને નાય તીંગા મસ્તી ખૂબ કરે કૂદકા મારે ક્યાંય પણ ના બોલે શબ્દ એક લાખ કરો ઉપાય આ સાંભળીને કાચબો કે નાળ તમારી પકડી નથી કે રોગ તમારો ગયો નથી બચ્ચાને આ તરફ લાવો બચ્ચાને કાચ બાભાઈની નજીક બેસાડ્યા તેમના ગળામાં દોરા જોઈને કાચબાભાઈ નવાઈ પામ્યા એ તો બોલ્યા દેડકા ભાઈ આ દોરા શાના છે દેડકાભાઈએ મગર ભુવાની વાત કરી એ સાંભળીને કાચબો કે જંતર મંતરની આ વાત જ ખોટી નજર કેવી ને વાત જ કેવી આ દોરા તોડીને ફેંકી દો પણ દેડકા દેડકીની હિંમત ન ચાલી હો બંને એકમેકની સામે જોવા લાગ્યા એટલે કાચબાભાઈ બોલ્યા જુઓ ભાઈ જુઓ દેડકી બહેન કંઈક રોગ હોય તો જ બચ્ચા ના બોલે ને રોગની દવા થાય એટલે રોગ જાય જ એમાં દવાવા દોરા શું કરે આમ કહીને કાચબા ભાઈએ જાતે ત્રણેયના દોરા તોડીને ફેંકી દીધા પછી વારા ફરતી ત્રણેય બચ્ચાની નાળ તપાસી જીભ તપાસી ને આંખો તપાસી પણ રોગ પકડાયો નહીં શરીરમાં કોઈ રોગ હોય તો પકડાય ને કાચબો કે ખબર મને પડતી નથી રોગની નાળ જડતી નથી કાચબા ભાઈ તો મૂંઝાયા દેડકોને દેડકી મુંજાયા હવે શું કરવું તેઓ બચ્ચાને લઈને ઘરે જતા હતા તે રસ્તામાં બબલી બતક મળી બબલી બતક કે દેડકા ભાઈ દેડકા ભાઈ લાવ લશ્કર સાથે ક્યાં ફરી આવ્યા દેડકી કે અમે તારી જેમ ફરવા ગયા નહોતા બેન એક કામે નીકળ્યા હતા પછી દેડકીએ બચ્ચાઓની વાત કરી આ સાંભળીને બતક કે તળાવ કિનારે જાંબુનું ઝાડ છે ત્યાં બખોલમાં શિયા શિયાળ રહે છે એનું નામ શિવલો એ શહેરમાં જઈને ડોક્ટરીનું ભણી આવ્યો છે તે ખૂબ જ હોશિયાર ડોક્ટર છે હં તમે એની પાસે જાઓ જે હશે તે કહી દેશે ને દવા કરશે આ સાંભળીને દેડકોને દેડકી આનંદમાં આવી ગયા તેઓ ઘેર ન ગયા ત્યાંથી સીધા પહોંચ્યા શિવ શિવલા શિયાળના દવાખાને જાંબુના ઝાડ નીચે સરસ મજાની બખોલ ત્યાં શિવલા શિયાળે સરસ દવાખાનું બાંધેલું ઘણા લોકો દવા લેવા ત્યાં આવ્યા હતા કાગડો કબૂતર બગલો માછલી ને બીજા ઘણા હતા શિવલાના દવાખાનાની વાત જ જુદી હો રડતા રડતા જાય હસતા હસતા પાછા ઘેર જાય માંદા આવે તે સાજા થઈને પાછા ફરે દેડકા દેડકીને લાઈનમાં બેસવું પડ્યું નામ લખાવીને કેસ કઢાવવો પડ્યો દવાખાનું એટલે દવાખાનું બિલકુલ ગરબડ નહીં કેસ કઢાવી બચ્ચા સાથે લાઈનમાં બેઠા થોડી વારે દેડકાનો વારો આવ્યો બચ્ચાઓને ડોક્ટર શિવલા આગળ ઊભા કર્યા શિયાળના ગળામાં સ્ટેથોસ્કોપ લટકે ગળામાં ટાઈ પહેરેલી ને ગોળ ગોળ ફરતી ખુરશી પર આરામથી એ તો બેઠેલો વાહ ભાઈ વાહ શો એનો વટ શિવલો કે દેડકાભાઈ બોલો બચ્ચાને શી તકલીફ છે એટલે દેડકો કે બાળક ત્રણ મજાના હસે રમે ને ખાય તળાવ કેરા મીઠા જળમાં નીત ઉઠીને નાય ધીંગા મસ્તી ખૂબ કરે કુદકા મારે ક્યાંય પણ ના બોલે શબ્દ એક લાખ કરો ઉપાય શિયાળે બચ્ચાઓને ટેબલ પર સુવાડ્યા તેમની છાતી પર સ્ટેથોસ્કોપ મૂકીને ધબકારામાં આપ્યા આંખોના પોપચા ઊંચા કરીને હાથ બત્તીની લાઈટ ફેંકીને જોયું મોં પહોળું કરાવી ચમચો ગાલી ગળાની તપાસ કરી પેટ પર હાથ ફેરવી ટકોરા મારી જોયા ડોક્ટરની જેમ પૂરી તપાસ કરી દેડકોને દેડકી તો શિવલા ડોક્ટરની હોશિયારી જોઈ જ રહ્યા હો પછી ફરતી ખુરશી પર બેસીને ડૉક્ટર બોલ્યા દેડકા ભાઈ તમારા બચ્ચા તદ્દન સારા છે કોઈ જ રોગ નથી એમને એમ જ સારું થઈ જશે ચિંતા ના કરતા દેડકોને દેડકી લાવ લશ્કર સાથે ફરી પાછા આવ્યા ઘેર એમને તો ચિંતા થવા લાગી અરે રે આવા રૂપારા બચ્ચા ગાશે નહીં બોલશે નહીં તો શું થશે એમનું થોડા દિવસો પછી ચોમાસાની ઋતુ શરૂ થઈ વરસાદ પડ્યો તળાવની આજુબાજુ ખાડાઓમાં પાણી ભરાયા તળાવ કિનારે લીલું લીલું ઘાસ ઉગ્યું ધરતીની માટી મેકી ઉઠી ઠંડી ઠંડી હવા વહેવા લાગી આ જોઈને ત્રણેય બચ્ચા ગેલમાં આવી ગયા તેઓ કૂદકા લગાવીને ખાબોચિયામાં જઈ પડ્યા ખાબોચિયામાં એક લાકડાનો ટુકડો તરે કુદકા મારીને ત્રણે ચડી ગયા તે ટુકડા ઉપર ટુકડો તો હિંચકાની જેમ આમ જાય ને તેમ જાય તેમ જાય ને આમ આવે ને પછી તો ત્રણે જણા ગળા ફુલાવી ફૂલાવીને અવાજ કાઢવા લાગ્યા ડ્રાવ ડ્રાવ ડ્રાવ ડ્રાઉં ડ્રાઉંનો અવાજ સાંભળીને દેડકોને દેડકી ઘરની બહાર નીકળ્યા અવાજની દિશામાં ગયા જોયું તો બચ્ચા ગેલમાં આવીને ગાતા હતા ડ્રાઉં ડ્રાઉં ડ્રાઉં દેડકોને ને દેડકી આ જોઈને રાજીના રેડ દેડકી કે સાંભળો બચ્ચા કેવું સરસ ગાય છે આપણે ગાઈશું અને બંને જણ મંડી પડ્યા ડ્રાઉં ડ્રાઉ ડ્રાઉ અને પછી તો થોડીક વારમાં ચારે તરફથી ડ્રાઉ ડ્રાઉ ડ્રાઉ અવાજો આવવા લાગ્યા તળાવ કિનારે બાળકો રમતા હતા આ સાંભળીને તેઓ પણ મોટેથી ગાવા લાગ્યા આવ રે વરસાદ કાનો સાદ મીઠો મીઠો ડ્રાઉ ડ્રાઉ ને એકબીજાનો વાદ તો બાળ દોસ્તો તમે પણ ગાઓ બધા ડ્રાઉ ડ્રાઉ કનિષ્કભાઈ ડ્રાઉ બોલો ડ્રાઉ ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી સરસ મજાની વાર્તા કહીશો ભાઈ તમે આ વાર્તા તમારા ભાઈ બહેન બહેનપણીઓને કરજો પાછા આવજો